આનંદ તે જ આત્મા છે જે આપણને પ્રગટ થયો આત્મા પ્રગટ થયો અને શાંતિમાં શાંતિ થાય ત્યારે મન પ્રગટ થાય મન પ્રગટ થાય આનંદ થાય એટલે આત્મા પ્રગટ થાય કારણ કે આનંદ એ જ આત્મા હમણાં તો શાંતિ પણ નથી ને આનંદ પણ નથી આજે થયો આજે આજે થયો પછી એને મેં કહ્યું દાદા ભાવ નથી તે બોલ્યો પછી કે દાદાજી હવે તમે આપ્યું ને બઉ થઈ ગયું <laughs> હવે મારે બધું શાંતિ મારા હાથમાં આવી ગયું એવી રીતે આપેલું છે બધી વસ્તુ નિર્વિચાર ભૂમિકા નિર્વિકલ્પ क्लियर आ गया लेकिन ऐसा लगता है कि थोड़ा डिस्चार्ज होता है ना वो उसके होने के बाद ही ऐसा आएगा आपको I, I, I tell him I understand. Tell him that's the state I have. Wa- I want to be in an experience, little bit, you know. I have seen that. But I something I wish I had, you know, that whatever discharge I am doing, you know, that I want him before he leaves his body. No matter how much papa I have done to bless me, that this person is sincere. Someday you, you will have it. I want that from him. That's all I want. Nothing. Very, any, any Janma I'll take, but I want him to say, yes, you will have it because you, you really understand it. I, I feel that, you know. Tell him. એમ કે છે કે મને તમે આ દેહ છોડી દો એ પહેલા એટલું મને મને ખાતરી કરાવ મને કહેજો કે હું જે તમે જે વસ્તુનો અનુભવ કરો છો એનો મને અનુભવ થાય પછી એના માટે મને ગમે તે આબોની ગમે તે ભાવમાં એનો મને વાંધો નથી પણ મને થશે એવું તમે મને કહો એટલે બહુ સ્થિતિ મારે બીજું કશું નથી અમારે પીછે આવો થોડા પીછે અમારે પાસ મહિનો એક મહિનો દો મહિના આવો इंडिया में थोड़ा परिचय होना चाहिए साथ रहना चाहिए क्या खाता है क्या पीता है क्या नो सीक्रेट नो सीक्रेट जिसको कोई सीक्रेट नहीं है कोई वो दे सब देखने का अच्छा दादा के पास हाँ फिर हो जाएगा फिर उसके छुपा छुपा हो जाएगा हो की जरूरत है मिलना चाहिए बहुत छुपा हो गया सिद्धू पास चाय तो मिलता है कृपा के लिए बहुत उसके परिचय में आना नहीं પરિચયમાં જે દેશે આવે ને वहाँ डॉलर नहीं मिलेगा ठीक है डॉलर ही नहीं मिलेगा ठीक है वहाँ तो जेल तो होता है ना वहाँ तो इंडिया में सी क्लास होता है हाँ। हाँ, दुनिया में दरार हम सोचते हैं सब जेल है वहाँ तो सी क्लास जेल है या तो ए क्लास जेल है तो यही है डिफरेंस आपका काम है जेल से निकालने का है। तो दुनिया में जेल समझ જેલ આ જેલ જેલ બહાર જેલ तो अमेरिका तो ए क्लास हम बाहर बाहर बैठा है जेल बाहर और दूसरे को बैठा है question about the mind you know if who created the world you know that thing you you As Dada, when the child comes out of the mother's womb, why he cries? It looks to me that he was enjoying Anand and suddenly he came, you know. And why, why? બાળક જન્મે છે જન્મતાની સાથે રડે છે કેમ બાળક જન્મતાની સાથે રડે છે કેમ અંદર તો કે આનંદમાં હતું બહાર આવીને કેમ રડે છે અંદર તો એક જ જાતનો એને આનંદ રહેતો હતો અંદર આનંદ રહેતા है और बाहर है तो ये वातावरण की असर लगता है हाँ इससे इससे होता है दूसरा जो दूसरा सब लोग बोलता है नहीं ऐसे घर से बात है करेक्ट करेक्ट वो वातावरण की environment if you don't have thoughts Hmm? What happens? Is, is the world, see, I can think I'm a king. See, I can make the world look any way I want by my thoughts. You see, my thought? Your own world. So is that what the world is for you? See, see for my for my son, the world is sleep. You know, he is, he can communicate only by this. Then for my daughter, it is something else, and for an adult, it's something else. So Dada always says, no, the world is a puzzle itself. So I think the mind is the monkey. You know, mind creates the world. Because everything exists. But you... આજે મન છે મન આ મન જ છે તો है મૂળ રૂટ કોઝ અજ્ઞાનતા પોતે કોણ છે એ અજ્ઞાનતા લઈને મન મનનો ટચ રહે અને જ્ઞાન થયા પછી મનનો ટચ મન જ્ઞાન નહીં છે અને પોતે જ્ઞાતા છે So if you do, if he, re, he just like machine, he reacts, his body is, you know, see, I think, tomorrow I have to go and do this work, you know, I have these things. But he has no thought. He's always being, right? He's living in this state all the time without thought. Does he have thoughts? Come to him, ask him. નો વિચાર નિર્વિચાર वो मन है ना तब मन हम देख देख रहे हैं क्यों क्या कर रहे हैं हमारा मन ऐसा बीता है बता ક્ષણે ક્ષણે Every moment mind is moving. Moving. Like this. कहीं खड़ा नहीं रहेगा. Doesn't get stop at any place. The mind doesn't get stop at any place. और तुम्हारा mind तो दस मिनट पंद्रह मिनट आधा घंटा भी एक जगह पे रहता है जैसे जैसे गुड़ होता है ना गुड़ और मक्खी पीती है हाँ मक्खी पीती ये सब पीता है आधा आधा घंटा तक और हमारे बिल्कुल correct but why Why for for you and not for other people? तो- तुमने तो अभी अभी हम मिला जब तुमने सीधा हो गया नहीं तो सीधा ही करता था डाउट हाँ पहले का माल तुमने तो तुम्हारा मर्जी की माफ लिया है और भरा है अभी हम मिला अभी अच्छा अभी अच्छा हो जाएगा अभी बिगिनिंग तो अभी होती है बिगिनिंग हमारे तो पहले से बिगिनिंग हाँ। होती है तो एवोल्यूशन होता है Is it, ask him, is it evolution or is it credit debit, credit debit, मन मन क्लियर हो जाता है हमारे साथ रहे तो मन मतलब सब क्लियर हो जाता है તો કે આ ઇવોલ્યુશન છે આ મન જે કહો છો ઇવોલ્યુશન હોય છે મનનું ઇવોલ્યુશન હોય છે ના ના જસ્ટ સ્ટ્રેટ ઇવોલ્યુશન નહીં એ તો who is the father and mother of mind who is the father and mother of mind no one no one No one. Opinion is the father. Father of the mind. And language is the mother. Mother. Opinion तुम्हें तो बंद कर दिया कि माइंड खराब है मनोनाश सब खाओ पियो ओपिनियन मत दो हाँ। अभिप्राय मत दो <laughs> फिर मन मन खराब हो जाता है ओपिनियन इज द फादर हम कोई ओपिनियन दे देता है मिर्च ज्यादा हो गए अच्छा नहीं हो गए छोड़ दो तो ओपिनियन देने क्या फायदा ये खाना है ऐसा है ओपिनियन इज इट फादर तो किस नो ओपिनियन एट ऑल ये अच्छा आदमी है बुरा आदमी बोलना मत बोलो मत हाँ મોડે થી કે મન થી અભિપ્રાય મનમાં થાય પણ બોલવાનું નહીં જાણીએ આપણે પણ And I'm sitting, then my, I, I think, oh, you know, my, this person is good. Then immediately I focus my attention and say, see, I'm opinion. पहले दिन तुम लोग तुमको हमने देखा तुमको तो वो दिन से आप देख लिया फिर हमारा अभिप्राय फिरेगा नहीं वो जो है ये सही अभिप्राय नहीं मिलता मतलब अभिप्राय वो जो देखा है नहीं ऐसा है जितना कुछ भी हो वो हमारे देखने रहे समझ गया कि ये राधे कृष्ण ऐसा है फिर इसमें दूसरा कुछ हो गए तो भी हमारे कोई हरकत नहीं वो वो साइंटिफिक में एविडेंस है दूसरा हम्म। कुछ होगा साइंटिफिक ये साइंटिफिक एविडेंस है हमारे कुछ लगता नहीं highest but when you when you get the एक एक रिलेटिव कोई सगा है तो अपने घर को आया और गजावती रुपया दो सौ निकाल दिया कोई रिलेशन में कोई आती है और अच्छा आदमी मतलब उसने कभी ऐसा संजोग होगा रुपया निकालना पड़े हाँ। दो सौ रुपया वो किसी ने देखा अपने घर में क्या देखा कि हाथ हाथ डालता था એટલે આપણે તલાશ ગયા કે ભાઈ ગજરામાં છે તમને કોઈ લીયા હતા તક નહીં કોઈ હાથ લાગતા હતા એટલે આપણે ઓપિનિયન દે એને કહે ને હું જો દિન પહેલે દિન માન લીયા કે અચ્છા બસ ઇસને ફેર નહીં तो बीच में हो जाए तो साइंटिफिक नहीं वो उसके दो सौ रुपया निकाले इससे के लिए हमारा अभी नहीं हो जाए अच्छा है तो वो अच्छा है बस फिर फिर घर को आया दूसरे दिन घर को आवे तो हम नहीं बोलेगा अगर तुमने चोरी इसके लिए प्रिजुडिस ही नहीं रखेगा प्रिजुडिस तो भी नहीं रखेगा आओ मगर इतना करेगा તો આ સમજવાનું શું કહેવા માંગુ છે કે કેમ અભિપ્રાય ના ભરે આવું લીધેલું ચોક્કસ છતાં કે ભાઈ એ તો માણસ લે એવો જ નતો वो आदमी ऐसा ले ऐसा आदमी नहीं था मगर इसको संजोग ऐसा आ गया लेना पड़ा सरकम से ऐसा आ गया उसको लेना ही पड़ा तो हम उसको गुनेगार नहीं करता है गिल्टी नहीं करता है वो संजोग अनुसार जो करता है वो परमानेंट चोर और संजोग अनुसार में डिफरेंस डिफरेंस લોકો શું કરે છે પકડ્યો ચોર ના પકડ્યો ચોર પકડ્યો હતો ભલો હતો ભલો હતો પકડી ગયો નવો નવો નવો હતો નવો હોય તે પકડી જાય પકડી જાય જે નથી પકડાતો તે જ ચોર છે શું છે That you can do only if you look at everybody as Siddhartha. You cannot do otherwise. Is that correct? તો રાધાને ચોરી કરવી સમજ નહીં તો સબકો देखो हम क्या देखता है आखा जगत का तमाम जीव को निर्दोष देखता है निर्दोष हमको कोई दोषी दिखाता नहीं कि चोर है कि लुप्ता है कि ऐसा है कि तैसा है हम निर्दोष से अकेला देखता है हाँ, वो वो सच्ची बात है हाँ, वो रियलिटी है रिलेटिविटी है no not relativity रियलिटी इसके प्रूफ मांगता है कि प्रूफ बताइए how it can be real proof मांगता है तो हम बताएगा by real viewpoint is Siddharth by relative viewpoint, he is Radha. He is. समझे नहीं मगर जो कुछ होता है जे क्रिया होती है खराब ते रिजल्ट है इसमें इसका इसका गुना नहीं है रिजल्ट है એટલે એ નિર્દોષ છે ને ઉધર બી નિર્દોષ બરાબર રિઝલ્ટ એટલે ગુનેગાર એ નહીં આજકા એ ગુનેગાર નહીં निर्दोष है यार रिजल्ट में भी निर्दोष कि रिजल्ट इनका हाथ की बात नहीं तो ओपिनियन होता है कॉज है अगर हम ओपिनियन करेंगे तो उसका नेक्स्ट जन्म का रिजल्ट होता है ओपिनियन इज अ क्या ओपिनियन एक कॉज थी है ઓપિનિયન જે આપીએ છીએ એ આવતા ભોગ નું કારણ કારણ થઈ ગયું ને મન ઉભું ઓપિનિયન બંધ થઈ અજમાન બંધ થઈ જાય મારે બોલવાનો તો નથી આ આવો છે તે પણ અંદર ખાનેથી ઓપિનિયન નહીં કોઈને માટે પ્રિજ્યુડિસ થાય વ્યવહાર ખાતે બોલે એ વાત છે આના પરિવાર વાત નથી એમ બોલીએ પણ તે પ્રિજ્યુડિસ ના થાય ask uh, Dada this one. Supposing you said no, supposing I think bad of somebody, you know, of course I've not reached this and you do this pratikarma, you know, that he should that much, and you, you taught me that, no? Mm. What exactly happens in that? What that is repentance. What exactly happens in the in the in the, cause, in the evolution thing? <coughs> See, uh, you you've done something bad. You you you say you say should that I should not. You really feel struggle motion sometime more but how does that translate into how does it trigger the other thing what happens કે આપડે કે ભૂલ કરી હોય આપડે કે ભૂલ કરી હોય અને પછી આપણે સંપર્પણ આપણે એ પ્રતિક્રમણ કરીએ તો કે આ પ્રતિક્રમણ કરવાથી કઈ કે આપણ દોષ આપણ દોષ મુક્ત થઈ જઈએ અને પ્રતિક્રમણ કરવાથી આપણે દોષ મુક્ત થઈએ કે કઈ સુધી ભૂલ થાય છે એ તો પરિણામ છે રિઝલ્ટ છે રિઝલ્ટ છે और दोष वो क्वजित क्या था वो जो कोहज था नहीं हाँ। ये कोहज खराब था इसलिए अपने प्रतिबंध करता है और रिजल्ट के लिए रिजल्ट तो उसका कोई भी आएगा इसलिए सब खराब करता है खोज हाँ, को प्रतिकर्म वजिश को मारता है प्रतिक्रमण प्रतिक्रमण से रिजल्ट को मारता है समझ आ गया रिजल्ट भी नहीं मारता है કોકને આપણે નુકસાન કર્યું કોકને આપણે હવે કોકને આપણે નુકસાન કર્યું પછી આપણે પ્રતિમા કરીએ અરે આપણે નું નુકસાન કર્યું હોય તો પછી આપણે પ્રતિમા કરીએ હા નુકસાન થયું એ તો જાણે કે ઇફેક્ટ છે રિઝલ્ટ છે રિઝલ્ટ છે રિઝલ્ટ નુકસાન કરવાનો જે ઈરાદો હતો આપણો તેના માટે પત્રિકામાં કરવાનો એક વાત છે તે પ્રતિમા કરવાથી ઈરાદો તૂટી ગયો એથી એ તોડે છે બાકી આ રિઝલ્ટ તો રિઝલ્ટ આવે प्रतिकाल साफ हो जाता But at what I want, how does it wipe the cause out? By act, what do you do? You say. Pratrikam, pratrikam. You, you, you, you are. Is it because you think of the cause? You say, I, I would have hurt him, and, and that's enough to wipe it out. I mean, see, this is the problem all people have. You see, the, the, book says, I understand what he says, you know, that if you wrote, if you put some, if you read something, you so result I understand. But by doing this pratikarma, okay, exactly how does it get wiped out? That, that, does your, do you actually go back to the Shuddhatma and, and wipe it out? પ્રતિક્રમણ કઈ રીતે કાર્ય કરે છે જેનાથી આપણા દોષો ધોઈ જાય છે આ પ્રતિક્રમણ આપણે કરીએ છીએ તે કઈ રીતનું કરી કઈ જાતનું હોય છે કે જેનાથી આપણે જેનું પ્રતિક્રમણ કરીએ આપણે એના પ્રત્યે આપણા દોષ ધોઈ જાય છે અને પ્યોર પોતાને પ્યોર ફોર્મમાં લઈ આવે છે કે આ પ્રતિક્રમણ કેવી રીતના હોય છે એ પ્રતિક્રમણ પેલા શુદ્ધાત્મા કેવી રીતના એ કાર્ય કરે છે પ્રતિક્રમણ એવું છે ને બટન દબાવ્યું લાઈટ થયું ફરી બટન પાછું દબાવીએ એટલે બંધ થઈ જાય એ રીતે પેલો કઈક દોષ કર્યો હોય અને પ્રતિક્રમણ કરી એટલે બંધ થઈ જાય દોષ ને અતિક્રમણ કહેવાય છે અતિક્રમણ જે કયું છે તેના માટે અતિક્રમણ આમ સાધારણ વ્યવહારમાં પ્રતિક્રમણ કરવું ના પડે એવું હોય એ ક્રમણ કહેવાય ક્રમણ ક્રમણ oh, oh, oh. નવી જાત નું કર્યું વાંધો આવ્યો તો અતિક્રમણ શું કોકની ગમત કરી ગઈ કરી જતી આમ સહજ ભાવ તો અતિગમન થાય તો પ્રતિગમન કરવું અતિગમન ખૂબ પ્રતિગમન કરવું એટલે દાદા જાણતા અજાણતા પણ થઈ જાય જે અતિક્રમણ થાય તેનું પ્રતિક્રમણ કરી નાખવાનું એમ થયું ને સામાન્ય દુઃખ થાય બરાબર બરાબર અતિક્રમણ કોઈને આનંદ આપે ખરું અતિક્રમણ કોઈને આનંદ આપે ખરું અતિક્રમણ કોઈને આનંદ કહીએ કે લાગવા તમારા નથી તો દુખ એવું કોઈ કોઈ માણસ હોય smile on face then you don't have to do that thing, you know. Okay. That that thing, you know. સિદ્ધાંત હે અવિરોધાભાસ અવિરોધાભાસ અવિરોધ હા ah, But why we forget this? Due to source. Why we become, why we get steeped in ignorance? It, you know, it looks to me that it is some kind of play that you are so pure Huh? and then you're taken in this context and you live in ignorance all your life. You see? Why that happens? It, that me the, you know, I feel it's very unfortunate. You see? It's very unfortunate that you, you are something so much and then you get, you, you, you forget the source, you know, the, the real source. Real source of what? Of your truth, the, of the, you know, and then you get involved in this. You see, my child, my son is born, right? of course, he, he has to do certain things. he has no buddhi now, right? He has no buddhi. But see, slowly he will get all these things. But does he bring anything with him when, he, when he's yeah. born? Why these circumstances are created? this type of circumstances in because he has charged that type of karma which get attracted towards circumstances. ઊંડે ઊંડું ઊંડું જાણવાથી કાળનાથી મોક્ષ થાય પણ શત્રુ સમજવું જોઈએ એમને સમજાવ વગર શત્રુ કામનું નહીં શું કહેવા માંગે છે સમજવું જોઈએ હું તો બેઠા જાણવા ઈચ્છા થાય જાણવું ફાયદો થાય ને How do you deal with people who have big egos? I yeah, I always I I I, I just cannot get along with them. I mean, it's not I have anything wrong or anything. I just, but they think that, that that's the end of it. How, ask them how, what is the best. And tell him I meet all the time, you know, in my job. <coughs> हमारे पास आवे जब हम उसका टायर में हवा निकाल लेता है <laughs> बहुत आया बहुत बड़ा टायर में हवा निकाल लेता है બરાબર क्या बड़ा बड़ा બધો કરી નાખ્યો પેલા આપણે કોટમાળા આવેલા પેલા એગ્રીકલ્ચર ઓફિસર તમે સુતેલા હતા તો તે નરતમભાઈ ને બાપુજી લઈને આવેલા તો તમને મેં ઉઠાડ્યા અને તમે પેલી આરામ ચેર પર બેઠા અને પછી નરતમભાઈ સાથે જ્યાં વાર્તાલાપ કરો નરતમભાઈ તમે એવા કે મારતા હતા વેરી ગુડ અને પછી તમે જિંદગીમાં ના ભૂલે ના પછી તમે કહ્યું કે તમારે ઓપરેશન કરવું છે તમારું ઓપરેશન કરવું તો કાલે આવજો દાદા સાહેબ you want to have operation for તો તમે કહ્યું કે કાલે આવજો તો તે એમ કે દાદા હું તો ટ્રેઝરી છું મારાથી તો અવાય નહીં બહુ કામ છે દાદા કે તમે ભાવ કરીને જાઓ તમારાથી અવાશે ત્રણ વાગે જ્ઞાન નો ટાઈમ થયો તો દાદા कहे કે થોભો આપણે પા કલાક हाँ पर टायर हवा तो निकाल जाना पड़ेगा तो है उसको विकल्प विकल्प भी आएगा तो इसके बाद इसके गैस के भी क्या करता है हवा निकाल दिया फिर अपने को बोलेगा जितना दोहराओ इतना दोहराओ No, You ask उसका फायदे के लिए आवाज कर रहा है एक एक हमारा की कर हमें फिर ना हुआ कर लिए आपको आपको हमारे टाइम का हमारा आपको निकलना पड़ेगा हम तो हमारा तो हम निकल गया हमारे तो करे नहीं बस तो घना इसको इल्जाम आ रहा है ना हमको તમને રેંગણ રવૈયા ખવડાવી દેવાના તમને હવા કઈ નાખતા આવડે નહીં બરાબર हमारा इच्छा ऐसा नहीं है कि दूसरा का टायर निकलना वो रहने दे बस मैं फिर आपको पूछता हूँ कि अगर उनको हम डीलिंग है ना बिजनेस में तो क्या करने का उन लोग तुम्हारी हवा काटो भरे नहीं उनसे बात करना है नई बात करने का एयरलेस टायर એટલે ટાયર અંદર કોઈને ડીલિંગ કરવાનું હોય ને ત્યાં કોઈ ઈગો વાળા આવ્યા તેની સાથે ડીલિંગ કેવી રીતે કરવું નિકાલ કરવો છે संभाव निकाल करने अगर बोले सब हो जाएगा हो जाएगा हाँ। उसको ईगो का पंचर हो जाएगा माता पिता बहुत सेवा करते हैं हमको तुम्हारी आपकी सेवा करते हाँ, हमको बहुत सेवा करते हैं वो बोलता है माता और पिता हमारी ज्यादा सेवा करते हैं हमारे करते हैं फादर मदर उसकी सेवा करते हैं हाँ। क्या ओ, ओ, उसको देना मोक्ष वो तो छोटा सा तो करता है हाँ, हाँ। छोटा हम्म। तो राधे बोले उसको मोक्ष देना ज्ञान हाँ। में लाओ खरी सैटरडे को ज्ञान में आप बैठ जाओ करके फिर ज्ञान में बैठ जाओ इधर फादर बहुत हम्म। तो उस रिवाइज करने पड़ेंगे तो और सॉलिड हो जाएगा but we very fortunate parents very important see they take all my worry everything કામ કરીને મંદિર બદલી બદલી અને એ પોતે જોયા કરે હવે સમજ પડે પોતે કરતા નહીં પોતે જ્ઞાતા રસ્તા વસંત ભાઈ શું કરે કેટલી મોટો લક્ષ્ય બધું જવાનું બધું વસંતભાઈ વસંત યાદ હોય તો યાદ થાય અમને બધું જાણે બધું જ જાણે અમારા યાદશક્તિ નહીં રિલેન્ડન્સ गया दिन कौन सा में तारीख भी खबर नहीं कुछ भी खबर नहीं कभी कभी ऐसा होता है कि हम बम्बई में बैठा है बम्बई बैठा है क्या हाँ, भूल जाते हमारे वो यहाँ शक्ति नहीं बिल्कुल खराब याद शक्ति रिजल्ट रिजल्ट अब राग द्वेष हाँ कौन सी यहाँ शक्ति रहती है जिधर जिधर इसका राजदेश है उसकी जिधर राजदेश है इधर उसकी जिसके पास है उसका रिमेम्बर रहता है वो शास्त्र का शास्त्र में राग होकर शास्त्र याद रहता है और धंधा में याद रहता है तो धंधा राग રાગ દેશ ના ત્યાં થશે નો પાસ્ટ નો ફ્યુચર પ્રેઝન્ટ શું કહે છે નો પાસ્ટ નો ફ્યુચર પ્રેઝન્ટ વર્તમાન પ્રેઝન્ટ વ્યવસ્થિત કરતા બેને વ્યવસ્થિત કરતા બેને નહીં और past gone, gone. is present. વર્તમાન કાળ ને શું કે છે અંગ્રેજી માં પ્રેઝન્ટ પ્રેઝન્ટ પ્રેઝન્ટ નું પણ થઈ સી ફાઈવ ટાઈમ માટે કે દરેક દરેક આનંદ એને જેમાં આનંદ ચાખ્યો છે ને ત્યાં ચિત્રતી જાય ચિત્રતી જહાંથી થાય કે આત્મામાં આનંદ છે ને જો હોય તો જ એમાં આત્મામાં જાય ચાખ્યો ના હોય ને તો હજી જેમાં આનંદ ચાખ્યો હોય તેમાં ચિત્રતી રહ્યા કરે ભટક ભટક ભટક ભટક કર્યા કરે સમજ પડ્યા Everybody don't go for it, but I have tasted that also. Sure, I mean you have you have that material life. Uh -huh. You have, you know you have comfort, you have. No, there is daru તો દારૂ નહીં છૂટી જાય કેવું ઉભા થઈ નડા મળી ના તમને ચિત્તવૃત્તિ चित्त ये भटके છે और तलाश में इधर सुख अच्छा मिलेगा और भौतिक और कुछ भी सुख मिलना चाहिए ये बोला आत्मा का काल दे दिया भौतिक એટલે આમ એસા કરતા એટલે આનંદ ચાખે છે ને પછી મને ભૂલતો નહીં કારણ કે એવો આનંદ કોઈ જગ્યાએ ચાખતો ના એવો આનંદ એક રાત્રિ માં ભૂલે નહીં જલેબી ખાધા પછી ચા પીએ મોડી આવે લાગે એનું કારણ કે આ જ્ઞાન આ જ્ઞાન નું શું દેખાડ્યું પછી પેલું બધું મોડું આત્મા I know at least next life I don't want. And you just see it and let it discharge. Is, is that a correct answer? You are correct. वो दो हजार में साल में पहला એમ કે છે કે હવે કે છે કે મને જે પણ કે મારું ડિસ્ચાર્જ આવે છે એને હું ખાલી જોયા કરું છું બીજું કશું કરતો નથી કે છે કે આ બરાબર છે મારે બીજો જન્મ નથી જોઈતો કે છે નાનુભાઈ કે છે કે જ્ઞાન એક સરખું કેમ રહેતું નથી ઘણી વાર નીચે ઉતરી જાય છે પાછું બરાબર આવે છે જ્ઞાન એક દારૂ એક સરખું કેમ રહેતું નથી ઉતરી જાય છે પાછું પાછું આવે ચડે એવું કેમ નાનું ભાઈ ચડે ઉતરે જ્ઞાન ના ચડે ઉતરે જ્ઞાન તો જ્ઞાન જ વાણીમાં કેમ તે પરિવર્તન આવે એટલે વાણીમાં કેમ પરિવર્તન આવે બોલવામાં કેમ પરિવર્તન આવે પરિવર્તન કશામાં પરિવર્તન કાલાસ થાય તારા એવું જે નીકળે છે પરિણામ રિઝલ્ટ છે એ નીકળવું જ પડે નીકળ્યા પછી ચોખ્ખા થવાય તમારે વાત કરતો બેઠા એ ફૂટપાથ બેઠા જ ને આ મનનો ભાવ રોડ તીનસો ફૂટ समझ गया और सामने एक टाइम में अपने देख रहे हैं निरंतर देख रहे हैं मगर बस जाती थी उधर बंद होता है अपने हाँ। देखता है देखने देखने की बात न्याय भी है अपने नाता है और बस जाती है न्याय नाता का संबंध टूट जाता है પછી જ્ઞાતા પર નહીં વિષ્ણુ બસો જ આપીએ પણ દાદા એવું આપણે આમ જોતા હોય એમને ફિલ્મ જતી હોય તે ફિલ્મને આપણે જોયા કરવાની પણ એ ફિલ્મ જો ફાસ્ટ મૂવ થાય તો તમને જે આ પેલું છે તે દેખાય તમને જેમ આપણે સર્કલમાં સર્કલ ખૂબ કરે છતાં એની પાછળ શું છે તે તમને દેખાય દેખાય પણ એટલું ફાસ્ટ થાય ને ફાસ્ટ નહીં થાય એટલે वो बीच में आया तो नहीं दिखाता ताई वो भी है अपने भी है वो बीच में आया तो बीच में कैसा आया तक फाइल फाइल है तो उसको देखो और फाइल किसने रखा था तक हमने किया था वही फाइल आया रिजल्ट रिजल्ट आया हाँ એટલે આપણે સમજ જાના કે આપણી ફાઇલ આવી ફાઇલ જાણે <laughs> I done it. બાકી જ્ઞાન આગળ થાય જ્ઞાન હોય રહેતા વન્સ ગીવન પાયલો ને આવવાથી હવે આવરણ આવી જાય પાયલો ના આવવાથી આવરણ પછી પાછું આવરણ નામ કહેવાય પછી ચોંટી જાય અને લાંબી પણ આવે લાંબી પણ આવે અહિયાં ટ્રક આવે ને એકસો ને ચાલીસ ફૂટ ની લાંબી પણ આવે ભારત માં વીસ ફૂટ ની આવે અમારે તો બે કલાક લો રામ કોઈ તકલીફ નહીં કોઈ second be twenty six years કોઈ સેકન્ડ અરે અમને પોઝિશન આપી દો ને તમે ધીમે ધીમે એ આવી ગયા ને એના માટે તૈયારી થઈ ને અમે પોઝિશન આ બહુ માં મળશે કેમ આ બહુ માં એમનું આ બહુ ચાલતું નતું આ બધી સમજ ક્યાંથી આવી એમને બહુ સમજ નથી આપણે તમારી વ્યવહારિક નહીં તમારી વ્યવહારિક નહીં ભાઈ વ્યવહારમાં સ્ત્રીઓ પુરુષ કરતા દસ વર્ષ આગળ હોય છોકરો વીસ વર્ષ થયો હોય અને વાઈફ પહેરાવેલી હોય તો એ અઠાઈ હોય અઠાઈ વર્ષની જેટલી દાપણ હોય છોકરા દાપણ ના હોય વ્યવહારમાં દસ વર્ષ આગળ વ્યવહાર ના લેડીઝ એટલે એમ જ ગણે કે મારા ધણી કે બહુ સવલાપી સમજણ નથી આ પંચર પાણી દાદાજી હવા કાઢી લીધી મારી હવા કાઢી લીધી મારી હવા કાઢી હવા અમે